तानां तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् तदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम अच्छी आचार्य जी महाप्रभु उनके सेवक पुरुषोत्तम दास स्त्री पुरुष स्त्री हते आगरे में राजघाट पर रहते तिनकी वार्ता को भाव कहते तो ये आगरे में રાજઘાટ પર દોય કાલની ચર્ચા કાલની ચર્ચા કદાચ આપણે બાકી છે હા બોલો શું બાકી છે હા વાર્તા પ્રસંગ ચાર ની આપણી ચર્ચા બાકી છે પ્રભુદાસ જલોટા કરો કરો શું પ્રસંગ હતો પેલા પ્રસંગ તમે તાજો કરશો ને એના પછી ચર્ચા કરી શકશો પ્રભુદાસ જલોટા કે પ્રભુદાસ પ્રભુદાસ ભાટ એમાં તો એ પ્રસંગ આવ્યો હતો ને કે ધીરજ ચૌધરી એમની નિંદા કરતો હતો અને પછી વિષ્ણુ દૂતો આવી અને એને પીટ્યો પછીથી એમણે માફી માંગી અને વૈષ્ણવોને બધાને કહ્યું કે તમે ભલે સુખે ને એમની પ્રશંસા કરો બતાવો જેમને જે કંઈ પણ આ પ્રસંગના વિષયમાં કંઈક એવું પૂછવું હોય તો એટલે કાલની ચર્ચા કદાચ અધૂરી રહી હતી તો મને એવું લાગ્યું છે કે આપણે કોઈ પણ વૈષ્ણવ હોય કે કોઈ પણ ભગવતી હોય વૈષ્ણવ કે કોઈ પણ એવું વૈષ્ણવ હોય તો આપણે એને ક્યારે પણ કેવું ના જોઈએ કઈ પણ એમના વાળામાં કઈ આપણે ખરાબ ન વિચારવું જોઈએ મને કાલે વાતમાંથી એ સમજ પડી કે આપણે કોઈની પણ નિંદા ન કરવી જોઈએ જે જે આપણે તીર્થ નો આશ્રય ન કરવો જોઈએ આપણે ઠાકોરજી નો આશ્રય કરવો જોઈએ એ વાત આવી જે જે એ જ્યારે એ ઠાકોરજીની સેવા નતા કરી શકતા એટલે જ્યારે અસાવધાન થઈ ગયા હતા તો એમને એમના જ્ઞાતિજનો એમને પૃથોદક તીર્થમાં લઈ ગયા હતા તો એટલે એ સમજે છે કે આપણે તીર્થનો આશ્રય ન કરો એટલે આપણે એટલે ઠાકોરજીના ચરણારવિંદથી એમને એમનો આશ્રય છુડાવીને એ પૃથોદક તીર્થનો આશ્રય કરાવે છે ને એટલે દીદી એ વાત સારી એટલે આપણે તીર્થનો આશ્રય ન કરવો જોઈએ બીજું કઈ છે કોઈને કર આદિત્ય આગળનો પ્રસંગ तो ये आगरे में राजघाट पर दो क्षत्रिय के घर पास थे तहाँ जन्म दोई लिए सो उन दो क्षत्रिय के परस्पर बहुत मित्रता थी सो दो जने कही अपने बेटा बेटी को विवाह करे तो आछो सो दो के दो भय तब विवाह किया पाछे बरस दिन के भीतर दो के पिता की देह छूटी सो श्री आचार्य जी महाप्रभु आगरे रहे तो ता समय पुरुषोत्तम दास और इनकी स्त्री बारी पर बैठे हते सो श्री आचार्य जी को दर्शन होती दो आपस में बतराए जो इनकी सरणी जय ये सो पुरुषोत्तम दास दोरी के उछंडे माथे श्री आचार्य जी को दंडोट किए और विनती किए महाराज हमको कृपा करके शरण लीजिए मेरे घर पधराइए तब श्री आचार्य जी कहे तुम अडेल में आइयो श्री गुसाई जी के पास नाम पाइयो तब पुरुषोत्तम दास ने कही महाराज श्री गुसाई जी में और आप में कहा भेद है ताते आपू सेवक करिए शरीर को कहा भरोसो है पाचे आपू के दर्शन दुर्लभ है यह प्रकार देवी जीव है सो स्वरूप को ज्ञान भयो तब श्री आचार्य जी पुरुषोत्तम दास के घर पधारे पुरुषोत्तम दास को और इनकी स्त्री को नाम निवेदन कराए तब पुरुषोत्तम दास जी ने और इनकी स्त्री ने विनती करी महाराज अब हमको कहा आ गया है तब श्री आचार्य जी कहे भगवत सेवा करो तब पुरुषोत्तम दास जी ने कही महाराज श्री ठाकुर जी पधराए दीजिए सेवा करें तब श्री आचार्य जी कहे तुम्हारे माथे कलंक आवेगो सो तुम गंगा नहान को जइयो तब अडेल आवेगो तब तुम्हारे माथे श्री ठाकुर जी पधराई देंगे अभी तुम्हारे दोन जने की माता है सो आसुरी जीव है सो क्लेश करेगी तब पुरुषोत्तम दास स्त्री सहित कहे माता तो हम पर दो की बहुत हित करत है सो तो क्लेश कैसे होई को तब श्री आचार्य जी कहे अबलो तुम वैष्णव न हते ताते प्रीति करत है वैष्णव भय सुने सुनेगी तब देखोगे ताते हम यहाँ ते बेगे पधराएंगे क्लेश मोको भावत नाही तब पुरुषोत्तम दास जी स्त्री सहित डरपी के बेग की भेंट जो बनी आई सो करी श्री आचार्य जी को विदा किए श्री आचार्य जी क्लेश जानी तत्काल अडेल पधारे सो पुरुषोत्तम दास और इनकी स्त्री डरपी के तीन दिन लो अपनी माता सो तो वैष्णव भय न बताए कोरो दूध लाए के पी के रहे तब पुरुषोत्तम दास जी की माता ने गरे में माला देखी तब कहो बेटा गरे में माला कैसी ने क्षत्रिय जनेऊ सर्वोपरि है माला कैसी तब पुरुषोत्तम दास जी बोले नहीं तब वह पुरुषोत्तम दास जी की स्त्री को माथो गरो उधारी के देखियो सो माला देखी के बहुत रोई कहो ये स्त्री पुरुष दो वैरागी भय पाछे जाए के पुरुषोत्तम दास की माता ने पुरुषोत्तम दास की स्त्री की माता पाछे जाए पुरुषोत्तम दास की माता ने पुरुषोत्तम दास की स्त्री की माता सो कहो जो तेरी जो तेरी बेटी और मेरो बेटा दो माला पहरी है दो वैरागी भय अब कहा करनो तब उनने कही चलो इनकी माला उतराओ ना ही तो दो मरेंगे सो दो आई के स्त्री पुरुष सो कहे जो याही छिन माला दो उतारो नहीं तो दो उनकी हत्या ले लेउगे तब पुरुषोत्तम दास ने दसवीं क्षत्रिय क्षत्रि सगे संबंधी बुलाए के सबके आगे माता सो कही जो यह माला हमारे सिर के साटे है माथो जाए तो चिंता नहीं परंतु माला तो न छोड़ेंगे साथे तुम्हारो माला सो कहा काम है तुम्हारो मन होए तो हमारे भेले रहो चाहिए सो और कहो तो तुमको न्यारो घर करी के देव मनुष्य चाकर को जो तुमको चाहिए सो ले अब सो बनेगी तो तुम्हारी टहल करेंगे चाहो तुम याही घर में रहो हम न्यारो घर करी के रहे तुम कहो कैसे करें क्लेश मती करो परंतु हम माला सर्वथा न छोड़ेंगे और तुम्हारे हाथ को छुयो खान पान न करेंगे तुम माला फेरियो वैष्णव हो तब तुम्हारे हाथ को पानी काम आवे यह सुनी के दो की माता क्रोध करी के कहो जो तुम दो वैरागी भय अब हम को वैरागी करत हो हम पाले हैं अब हम चमार भंगी तेहरे तुम्हारे लेखे जो हमारो छुयो जल न लोगे हम दो तुम्हारे ऊपर मरेंगी या प्रकार पांच दिन लो जल कोई न लियो सगरे सगे संबंधी गांव को हाकिम हूँ आय के सबको समझाए परंतु दो न माने तो रात्रि को पुरुषोत्तम दास जी स्त्री पुरुष सो सोए गए तब दोई की माता घर के कुप हतो तामे गिरी पड़ी सो देह छूटी गई सवेरे दोन को संस्कार पुरुषोत्तम दास ने कियो तब ज्ञाति के सगरे कहन लागे जो तुम दो स्त्री पुरुष की हत्या लागी ताते गंगा जी न्याय आओ तब ज्ञाति में लिए तब स्त्री पुरुष विचारी किए जो अपने श्री आचार्य जी पास जाए के भगवत सेवा पधरावनो है तो चलो तब दोन जने ત્યાં તે ચલે પ્રયાગ આય ત્યાં નાય ત્યાં નાહે पाछे अडेल में आई श्री आचार्य जी श्री गोसाई जी को दंडोत करी सब बात कही महाराज आपू कहे सोई भयो दो की माता मरी अब क्लेश मिट्यो अब भगवत सेवा पधराई दीजिए तब श्री आचार्य जी कहे वह दो आसुरी जीव थी परंतु तुम वैष्णव भय ताते उनकी गति होएगी जा कुल में वैष्णव होए ताको सगरो कुल कृतार्थ होएगो तुम भगवत सेवा करो सो अडेल में एक पूजा માર્ગીય બ્રાહ્મણ વૃદ્ધ હતો બાકીગઢ लालजी हते उनसो कहे जो तुम पूजा न मनत होई तो श्री ठाकुर जी हमको देव तब उन ब्राह्मण ने कही मैं यह विचारत हतो जो ठाकुर किनको देव अब मौसो पूजा नहीं बनत है तब श्री आचार्य जी पंचामृत स्नान कराए पुरुषोत्तम दास के माथे पधराए कचोक दिन अडेल में रही सेवा की रीति सब सीखी के पाछे विद्या विदा हुए आगरे में आए सगरी ज्ञाति के रसोई ब्राह्मण भोजन कराई लौकिक अपवाद हूँ मिटायो दो स्त्री पुरुष भगवत सेवा करन लागे આ બહુ સુંદર પ્રસંગ હતો ચર્ચા કરો આમાં પહેલા તો આમાં એવું કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધારે સો दास पुरुषोत्तम दास इनकी स्त्री बाड़ी पर बैठे थे तो श्री आचार्य जी के दर्शन होते ही दो आपस में बतराए जो इनकी करनी चाहिए तो पुरुषोत्तम दास दौरी के ઉત્થાન जी माथे श्री आचार्य जी को दंडवत किए હા તો આના ઉપરથી એ સમજાય છે કે તેમના ઉપર પહેલા શ્રી આચાર્યજીના અવતાર કાળમાં શ્રી આચાર્યજીના દર્શન માત્રથી જીવોનો ઉદ્ધાર થઈ જતો હતો અને હવે શ્રી આચાર્યજીનો અનવતાર કાળ છે તો હવે શ્રી આચાર્યજીના ગ્રંથો છે તો તેના તેના દ્વારા આપણો ઉદ્ધાર થશે તો આપણે અધ્યયન કરવું કરતા રહેવું જોઈએ પછી જે આચાર્યજીના દંડવત કર્યા તો તે જૂના લોકો તે એક શિષ્ટાચાર છે તો કે કોઈ પણ મહાપુરુષ કે કોઈ પણ મોટું આપણાથી મળે તો પેલે તેને સન્માન સન્માન આપવું તો એ પેલા શિષ્ટાચાર હતો પછી આચાર્યજી પછી શ્રી આચાર્યજીને તેમણે કહ્યું કે હવે આપ અમને સેવક કરી લો તો તેમ તેનાથી એ સમજાય છે કે તેમને દર્શન માત્રથી તેમને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થઈ જતું હતું પહેલા તો એ સમજાયું પછી આગળ કરો દ્વિજ તમને શું લાગે છે દ્વિજ અથવા બીજું કોઈ પણ જેમને પણ કાગળ કેવું હોય તે બોલો પછી અગર શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું સ્ત્રી પુરુષોને તો તેમને પછી પૂછ્યું કે મહારાજ અબ હમકો કહા આજ્ઞા હૈ એટલે આપણે કોઈ પણ ના પાસેથી આપણે કઈ પણ ગ્રહણ કરી લઈએ દીક્ષા કે કોઈ પણ વસ્તુ કે આપણે અગર ગુરુ પાસે ભણવા જઈએ અને ગુરુ આપણે કોઈ પુસ્તક આપે તો આપણે પહેલા ગુરુને પૂછવું જોઈએ કે હવે શું આજ્ઞા છે તો એવી રીતે તેમણે પૂછ્યું કે હવે શું કરવાનું છે આગળ અને એ આપણે પૂછીએ તો એના ફાયદા આપણે થાય છે કે આપણે કઈ અનિષ્ટ ન થાય કે આપણે જે ઠાકોરજીની સેવા કે આપણે ગુરુની એવું કઈ બને નહીં આપણાથી ભૂલ ન થાય આપણે જે જે મનામાંથી એ વાત ખબર પડી કે એટલે એવું જરૂરી નથી હોતું કે જેમના માતા પિતા કે એવો કઈ એ દૈવી જીવ હોય તો એમના છોકરાઓ પણ દૈવી જીવ જ હોય કે એમના માતા પિતા જો એટલે આસુરી જીવ હોય તો એમના છોકરાઓ પણ આસુરી હોય જેમ કે પ્રહલાદ અને પુરુષોત્તમ દાસ એટલે એમના અને સ્ત્રી પુરુષ એટલે બંનેના માતા પિતા એવા એટલે માતા બંનેની આસુરી જીવ હતી પણ બંને સ્ત્રી પુરુષ ખૂબ જ દૈવી જીવ હતા એટલે એ વાત ખબર પડે છે પછી શ્રી આચાર્યજી કોઈને પણ એટલે બધા સેવકોને એવું નથી કેતા કે તમે ભગવત સેવા કરો અને અમુક જણાને એવું કહે છે કે તમે ભાગવતજી ને ભોગ ધરીને પછી લ્યો પછી વસ્ત્ર ના પધરાવી આપે છે આચાર્યજી તેમને ભોગ ધરીને કરે તો આવી રીતે બધાને શ્રી આચાર્યજી સેવે એટલે ઠાકોરજીને પોતાના સેવે નથી પધરાવતા તો એ અમારી સમજમાં આવે છે કે આપણે અગર ઠાકોરજીના સ્વરૂપની સેવા કરી શકીએ તો જ આપણે તેને પધરાવાય નહીં તો આપણે ન પધરાવાય જે જે મને ખબર પડી કે આ જે દરિદ્ર જે છે એનો લક્ષણ એવો છે કે એ કાયમ સેવક દાકોટીના સેવક બનવા માટે તત્પર રહેતા હોય છે ને સેવા કરવા માટે જેવી રીતે જે મ્યુટ કરી દો હા બોલ બોલ દરવીજી જેવી રીતે અહીંયા પુરુષોત્તમ દાસ વિપુરુષ એમને એટલે શ્રી આચાર્યજીને કહ્યું કે અમને તમારો સેવક કરો શ્રી ગુસાઈજી માને તમારામાં શું ભેદ છે તો અમને શરીર નો કઈ ભરોસો નહીં એટલે એ ખબર પડી પછી આમાં આગળ છે કે દેવની માતાએ તેમને પ્રયાસ કર્યો કંઠી જે ધારણ કરી હતી તેને નીકાળવાનો અને એની પહેલા પુરુષોત્તમ દાસ અને તેમના સ્ત્રીએ એમને કઈ કહ્યું નહીં આ વિશે અમે બધા વૈષ્ણવ થયા છીએ અમે બે જણા વૈષ્ણવ થયા છીએ તો એમની માતાઓએ એવું કહ્યું નહીં અરે માતા શું એમના પુત્રએ કહ્યું નહીં એવું કેમ કે એવું કારણ હોઈ શકે કે ઘરમાં ક્લેશ ન થાય એટલે કદાચ તેમણે છુપાવ્યું તો આપણે બને ત્યાર સુધી આપણા ઘરમાં ક્લેશ ન થાય તો વધારે સારું અને એનાથી કદાચ શ્રી ઠાકોરજીને પણ પરિશ્રમ પડી શકે છે પછી બેવની માતાઓએ તેમની કંઠી જે પહેરેલી હતી તો તેને ઉતારવાનો પ્રયાસ ખૂબ કર્યો પણ તે લોકો પોતાના પોતાના ઉપર ટીકાઉ હતા કે એ લોકોએ એટલે તેમણે કંઠી ના ઉતારી કેમ કે આપણે કોઈ પણ એક માર્ગને પકડે તો તેને આપણે પકડીને ચાલવું જોઈએ હંમેશ માટે તો આનાથી એ પણ સમજાય છે ઓર કોઈને કહ્યું છે કઈ જેજે મનામાંથી સારી એ વાત મનામાંથી એ વાત સારી લાગી કે શ્રી આચાર્યજી ગમે એટલે કોઈ પણ ભ્રમ સંબંધ ના આપી દેતા તે જોતા કે તેમાં જિજ્ઞાસા છે કે નહીં એટલે ભ્રમ સંબંધ એ નાની વસ્તુ એટલે તે બહુ મોટી વસ્તુ છે મને આમાંથી પડે છે કે પુરુષોત્તમ દાસ અને સ્ત્રી ને આ માર્ગ પર અને એની માતા એમ કીધું કે અમે અમે મરી જઈશું તો પણ એને એમ કીધું એ ચાલશે પણ અમે આ ધર્મ નહીં છોડી એમની કેટલી દ્રઢતા છે માર્ગમાં હા એટલે મને પણ આ જે સમજાયું આપણે આપણા પ્રાણ નીકળી જાય પણ આપણી કંઠી આપણા ગળામાંથી ક્યારે પણ ઉતરવી ન જોઈએ હા મને એ વાત ખબર પડે છે કે જે વૈષ્ણવ હતા પ્રભુદાસ ભટ્ટ એ એટલા કૃપાપાત્ર હતા કે એમની જે એટલે એ દૈવી એટલે વૈષ્ણવ થયા એટલે એમના કારણે એમના એમની માતાની પણ ગતિ થઈ એટલે કોઈના રિલેશનશિપ થી બી આપણો ઉદ્ધાર થઈ શકે તો આપણે વૈષ્ણવ નું અગર કરીએ આપણે એનો સ્મિત તો એ સારું કહેવાય સાચી વાત એ પણ વાત સારી પુરુષોત્તમ દાસજી એટલે પોતાના એટલે જે કંઠી હતી એમના માથાનો હિસ્સો માનતા હતા કે અગર જો માથું જાય તો કંઠી એટલે કંઠી તો એટલે ગળામાં રહેશે જ એટલે એટલું માન આપતા હતા કંઠી ને એ વાત સારી લાગી ચરણ જે જે હું પણ એ જ વાત કહેવાનો હતો કે એ આપણે આપણી કંઠીને એટલું જ માન આપવું જોઈએ આપણા માથાને આપે છે કેમ કે આપણે માથાને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ કે આપણે બહુ ડેલિકેટ છે એટલે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ કંઠી હોવી જોઈએ એટલે આપણે ક્યારે પણ આપણે એવો એટીટ્યુડ રાખવો જોઈએ કે આપણી આપણું માથું કપાઈ જાય પણ આપણી કંઠી આપણા ગળામાંથી ઉતરવી ના જોઈએ અને પહેલાના લોકો આપણે જોવા મળે છે કે કેટલો આચાર ને તે રાખતા તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે બને ત્યાં સુધી આપણે વધારે છૂવાછૂત ન થાય અને એટલે ઠાકોરજીની સેવામાં સંબંધી કોઈ પણ વસ્તુ હોય તો આપણે તેને વગર સ્નાને કે અશુદ્ધિ હોય તો આપણે ક્યારે તે સામગ્રીને આપણે છૂવું ન જોઈએ અને અવૈષ્ણવ હોય તો પહેલાના લોકો તો એમનું હાથનું જલ પણ ન લેતા તો આપણે પણ તે સમજવું જોઈએ હા અને તેમણે શિષ્ટાચાર પણ રાખ્યો કે તેમણે તેમની માતાઓને એવું કહ્યું કે તમે જેમ કહેશો અમે તેવી રીતે કરશું પણ તમે અમને અમે કંઠી તો પહેરીને જ રાખશું પણ પછી જ્યારે એની માતા માતાઓ નો દેહ છૂટી જાય છે પછી તે દેવ સ્ત્રી પુરુષ તરત જ શ્રી આચાર્યજીની આજ્ઞા પ્રમાણે તે શ્રી ગોકુલ જાય છે અડેલ જાય છે અને ઠાકોરજીને ના સ્વરૂપ પધરાવવાનું હોય તો તે પધરાવે છે તો ગુરુની આજ્ઞાનું પાલન તે પણ એક વાત સમજાય છે ચલો બહુ સુંદર ચર્ચા કરી આજે બધા જે મને એ ખબર પડી કે આ માતા જે છે તે લૌકિકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ગણાય છે પણ તોય પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ જે હતા એમને એટલે શ્રી ઠાકોરજી ઠાકોરજીની કંટીની સામે એને કઈ ના ગણ્યું આપણે આ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ આપણે જે ભણ્યા હતા તેનું હા બોલ આદિત્ય જે મને આમાંથી એ વાત ખબર પડી કે જ્યારે બે સ્ત્રી પુરુષ આગ્રાથી પાછા આવ્યા તો અહીંયા આવીને એમને જેટલો પણ એટલે જ્ઞાતિનો જે પણ અપવાદ હતું એમને રોગ અપવાદ આખું પૂરું કરી નાખ્યું એટલે જે ભોજન કરાવવું હતું બ્રાહ્મણે કરી નાખ્યું જેનાથી એમને છે ને ઠાકોરજીની સેવામાં છે ને કાંઈ પણ એમ મુશ્કેલી ના પડે એમ એટલે એમને પેલા જ બધા અપવાદો દૂર થઈ દીધા આવતા કે જ્યારે શ્રી આચાર્યજીએ એમને કહ્યું કે તમે જઈને શ્રી ગુસાઈજી પાસે નામ લો તો પછી એમને કહ્યું કે શરીરનો શું ભરોસો તો પછી એમને એવું લાગ્યું કે જલ્દીથી જ અમે શ્રી આચાર્યજીની શરણાગતિમાં આવી જઈએ અને આપણાથી અગર કોઈ પણ રીતે ઠાકોરજીની સેવા આપણાથી નથી પહોંચાતી કોઈ કારણવશ તો આપણે એ ઠાકોરજીના સ્વરૂપને થોડા સમય માટે આપણે કોઈના બીજાને ત્યાં પધરાવી દેવા જોઈએ અને ન બનતી હોય તો આપણે ગુરુને ત્યાં પધરાવી દેવા જોઈએ તે સ્વરૂપ આ વાત મને આના ઉપરથી સમજમાં આવી કે ભલે તે મર્યાદા માર્ગીય બ્રાહ્મણ હતા વૃદ્ધ પણ તેમનાથી હવે સેવા નથી બનતી તો તેમણે તે સ્વરૂપને પધરાવી દીધા બીજાને બીજું કઈ કોઈને કેવું છે તો આજનો ક્રમ અહીંયા રાખીએ તો હવે નો ક્રમ છે